એ આવો આવો મારા નાના મોટા ભૂલકાઓ આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો જુહી આવી છે અને સુરતમાં બેઠા બેઠા કેશવી અને નિર્જર પણ વાર્તા સાંભળે છે ને વાહ ભાઈ સાંભળો સાંભળો આજે હું તમને રતિલાલ દાદાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે સાત સૂંઢવાળો હાથી એક દિવસ વનમાં બધા પ્રાણીઓ ભેગા મળ્યા એમાં હાથી હતો સિંહ હતો વાઘ હતો વરુ હતું રીંછ હતું ચિત્તો હતો શિયાળ હતું બધા હતા હો ભાઈ બધા ભેગા મળ્યા એટલે શિયાળ કે શહેરમાં માણસ છે એ આપણો ભારે દુશ્મન છે આ જુઓ ને સર્કસમાં એ આપણને પકડી જાય છે આપણને પિંજરાની અંદર પૂરી રાખે છે આ માણસો આપણી પાસે ભાત ભાતના ખેલ કરાવે છે એટલે હવે આપણે આ માણસને સીધો કરીએ આપણામાંથી કોઈ આગેવાની લો કોઈ કેપ્ટન બની જાઓ એટલે હાથી કે એ કામ મારું હું માણસને સીધો કરીશ બધા કે હા હાથી ભાઈ એ કામ તમારું હો તમારું માથું મોટું છે એમાં અક્કલ પણ મોટી હોય <laughs> એટલે હાથીભાઈ તો શહેરમાં આવ્યા હો આમ આમ એની સૂંઢ ઉલાળતા અને માણસની સામે સૂંઢ ઉલાળી માણસ કે આરે આ સુંઢાળો હાથી શું કરશે લાવો લાવો અંકુશ લાવો એને સીધો કરીએ હાથીએ વિચાર્યું માણસ સામે લડવામાં એક સૂંઢ તો ઓછી પડશે મને એટલે હું બીજી સૂંઢ વધારું એમ વિચારીને હાથીએ તો વનમાં જઈ અને એક વડ શોધી કાઢ્યો વડનું ઝાડ હોય ને હા વડ શોધી કાઢ્યો હો હાથીએ વડની વડવાઈ લઈ એની સૂંઢ બનાવી હવે હાથી બે સૂંઢાળો થઈ ગયો હો ભાઈ એટલે આ બે સુંડાળો હાથી માણસ સામે લડવા ગયો માણસને થયું બે સુંડાળા હાથી સામે લડવા માટે આપણે બીજા કોઈકની મદદ લેવી પડશે બાપા એટલે માણસે શિવજીની મદદ લીધી હો શંકર ભગવાનની એણે શિવજીને કહ્યું તમે તમારામાં પાર્વતી માતાને સમાયવા છે તમારું એક મોઢું છે અને પાર્વતી માતાનું બીજું મોઢું છે એમ તમારે બે મોઢા છે શિવજી એટલે તમે બે સુંઢાળા હાથીને સીધો કરો અમે કાંઈ આ હાથીને સીધો નહીં કરી શકીએ એવું માણસે કહ્યું હો શિવજીને જોતા જ આ બે સુંઢાળો હાથી તો ભાઈ હેપતાઈ ગયો ડરી ગયો હો એટલે હાથીએ વિચાર્યું આ તો પેલા ગણપતિ માટે મારા જાતભાઈનું આખું માથું કાપનારા છે નાશો ભાગો મારા બાપ એમ કરી અને હાથી તો ભાગ્યો અને પાછો ગયો વડની વડવાઈની એણે ત્રીજી સુંડ બનાવી હવે એ ત્રણ સુંડાળો થયો ભાઈ પછી તો ત્રણ સુંડ સાથે એ માણસ સામે લડવા ગયો પાછો એટલે માણસે બ્રહ્મા વિષ્ણુ અને મહેશને કહ્યું આ હાથીને સીધો કરો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ને ત્રણ ચહેરા હોય ને એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશને જોઈ અને ત્રણ સુંડાળો હાથી તો ઠરી ગયો હો ભાઈ પૂંછડી દબાવીને જાય ભાગ્યો જાય ભાગ્યો એ તો ગયો વનમાં અને વડની વડવાઈની ચોથી સૂંઢ લીધી ચાર સુંઢાળો બની અને માણસ સામે લડવા ગયો પાછો બ્રહ્મા તો હજુ એની પાછળ જ હતા એમણે જોયું તો હાથી ચાર સુંઢાળો બનીને પાછો આવ્યો હતો બ્રહ્માએ ડોકું આમ લંબાયું અને બ્રહ્માને તો ચાર મોટા થઈ ગયા એને જોતા જ હાથી જાય ભાગ્યો જાય ભાગો હાથીનું તો કાંઈ ન ચાલે જેટલી સૂંઢ વધારે એટલા અહીંયા ચહેરા વધી જાય પછી તો એ પાછો વનમાં ગયો વડની વડવાઈની પાંચમી સૂંઢ લઈને પાછો આવ્યો પણ માણસે પંચમુખ મહાદેવને કહ્યું પાંચ મોઢાવાળા મહાદેવને કે તમે જ આ હાથીને પહોંચી વળશો એટલે મહાદેવે હાથી તરફ નજર કરી પણ હાથી તો જાય ભાગ્યો જાય ભાગ્યો વડની વડવાઈની છઠ્ઠી સૂંઢ લઈને હાથી પાછો ફર્યો હા પાછો આવ્યો શહેરમાં પણ માણસે કાર્તિક સ્વામીને આગળ ધર્યા હો કાર્તિક સ્વામી તો છ મોઢાળા દેવ એમના છ મોઢા જોતા જ એમના બળથી હાથી બી ગયો ડરી ગયો કે આને તો છ મોઢા છે અને મારે તો પાંચ જ સૂંઢ છે એટલે હાથી જાય ભાગ્યો જાય ભાગ્યો વનમાં ગયો વડની વડવાઈની સાતમી સૂંઢ લઈને પાછો આવ્યો પણ માણસે હવે સપ્તર્ષિને આગળ ધર્યા લ્યો સાત મોઢાવાળા ઋષિ આ સાત ઋષિના સાત મોઢા જોતા જ સાત સુંઢાળો હાથી તો ટાઢો ટન થઈ ગયો હો ભાઈ એટલે ઋષિઓએ કહ્યું અમે તને મારીશું નહીં અમે તો રહ્યા ઋષિ મારા મારી અને કાપા કાપી અમારું કામ નથી અમે તો પ્રેમમાં માનીએ વાલ કરીએ અને કોઈને મારીએ નહીં હો ભાઈ તને અમે ઐરાવત એવું નામ આપીશું અને તને અમે દેવોની નગરીમાં વસાવીશું તારે પછી માણસને જોવાનોય નહીં અને માણસ સાથે લડવાનોય નહીં સપ્તર્ષિએ તો ઋષિને આવું કહ્યું હાથીને હો એટલે ઋષિઓની વાણીમાં કોઈ ગજબનું બળ હતું હો ભાઈ ઋષિઓના મોં ઉપર કોઈ ગજબનો પ્રેમ ભાવ હતો વાલ હતું એટલે હાથી તો એમને વશ થઈ ગયો અને સાત સુંડાળો હાથી ઐરાવત બની અને દેવોની નગરીમાં રહી ગયો પણ અહીંયા બધા પ્રાણીઓ હજુય પેલા એમના વતી લડનારા હાથીની રાહ જુએ છે પણ એ તો દેવોની નગરીમાંથી પાછો આવો આવે ત્યારે ને હે ભાઈ આ દેવોની નગરીમાં ઐરાવત ખાય છે પીએ છે અને લીલા લેર કરે છે હો <laughs> મજા આવીને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો